એમની જોડે વાતચીત કરી લો પછી આ મશીનરી ખરીદી લો મશીનરી હું જોઈ લઉં ખરીદવા જેવી છે કે નહીં અને ખરીદી રાખી અને તે અમુક ભાવ થી જ આપી દે લીલામ ના ભાવ થી જેમ લીલામ કરે ને લીલામ ના ભાવથી આપતો હોય તો મોટી મોટી મશીનરી કાઢી નાખીએ અને નાની નાની આપણે જે જરૂરિયાતમાં ચિત્તા લઈ જઈએ મોટી મોટી તો આપણે તો આ બહુ સારા સસ્તા ભાવથી બોલી જાય અને અહીં મોટી ની કિંમત આવે થોડી ઘણી એટલે વજનદાર હેવી હેવી લોડ કરનારું આપડે ટેકનિકલ જે મશીનરી છે નાની નાની જે ઇન્ડિયા બનાવતા હોય બહાર લાગે આપણને તે અહીંથી લઈ જવાય બરાબર એટલે કાલે ઠાકોરભાઈ શા માટે કહો છો આપડે સેવાલિયા તો આપડે છે ત્યાં જઈએ છે પટેલ છું પટેલ મનુભાઈ પટેલ પટેલ ની વસ્તી કરી ઘણી વસ્તી ઘણી છે એમ કે છે ઘણી છે પ્રશ્ન જ નથી એમ કે છે શું નામ છે મનુભાઈ પટેલ મનુભાઈ પટેલ ખરેખર મનુભાઈ ખરેખર મનુભાઈ છું ખરેખર ખરેખર તમારું નામ મનુભાઈ નહીં મનુભાઈ છે તમારું નામ મનુભાઈ નહીં મનુભાઈ છે તમારું નામ ને કે તમે હું પોતે જ માય એવી મનુભાઈ બોલું છો ને <laughs> તમે કહો છો માય એ બીજ મનુભાઈ મારું મનુભાઈ મારું નામ છે એ કેનારે કોણ તમે ખબર નથી મને નથી ખબર તમે કશો પ્રશ્ન નથી પ્રશ્ન કોઈ દુનિયામાં હોય જ નહીં પ્રશ્ન વગર નું કોઈ માણસ હોય જ નહીં પ્રશ્ન છે ને તમે જાણતા નથી ને તમે કોણ છે જાણતા નથી હું જયેશભાઈ જયેશભાઈ જયેશ ગાગા કયા કરે વિરોધાભાસ નહીં લાગતું વિરોધાભાસ છે એ પ્રશ્ન જાણવા જેવો છે કે હું કોણ છું હું એવા આવ્યો નો ખબર નથી આપણે જાણવા જેવું છે એટલા માટે બધા બેઠા છે ને એ જાણવા માટે જાણવું છે કેટલાક જાણીને બેઠા આ જાણવા માટે આયા છે આ જાણી બેઠા બધા આ જાણી બેઠા તમારી જાણવાની ઈચ્છા ખરી હા ત્યાર પછી બધું સમાધાન થાય સંતોષ થાય પજલ ઉભો ના થાય મને ભાઈ પજલ ઉભો ના થાય એવું જોયું નથી બરાબર છે આ તો કશું મન મારું બગાડ્યું એટલે આપડા મન પગલું મારો વિશે ભેગા થયા છે તમારી રહો છો બરોબર આ બધા લઈને આવ્યો છો તમારે પ્રશ્ન તો બાકી જ છે આ મોટો પ્રશ્ન આ મોટો પ્રશ્ન બીજું બધું ઠીક છે બીજું બધું શું જાણવા જોઈએ બીજું બધું જાણી બેઠા છે દુનિયા કોણ બનાવી છે ભગવાન કઈ ચાલ બનાવી ખબર નથી હા ખબર નથી ચાલ ની ખબર નથી પણ બનાવી વાત તો ચોક્કસ ને શરૂઆત થઈ થઈ ગઈ છે ને શરૂઆત નહીં થઈ થઈ ગયેલી છે શરૂઆત થઈ તેને એન્ડ આવે ખરો કોઈ પણ શરૂ થાય એનો એન્ડ આવે ખરો એનો એન્ડ આવવાનો આવવાનો જ છે એવું નથી આજે જગત અનાદિ અનંત છે શરૂઆત જ નહીં થઈ અંત જ આવવાનો <laughs> શબ્દ હવે જ અનાદિ અનંત તે અનાદિ અનંત છે એવર છે જગત એમાં બનાવવાની કોઈ જરૂર જ નથી આ તો બનાવનાર કેવું પડ્યું God is created correct by Christian viewpoint Indian viewpoint Muslim viewpoint not by fact ફેક્ટથી અનાદિ અનંત છે પણ વ્યૂ પોઈન્ટ થી આવું લાગે છે કોઈ બનાવનાર હશે તમે સમજો ને એટલે બધું સમજવું જ પડે ને સમજવું પડે ખાલી એમને ઘેર ઉતર્યા પણ લાભ નહીં મળે જુઓ <laughs> બધી નબળી જતી રહી જોઈએ ના જોઈએ મારા જતી રહેવી જોઈએ તમારે કાઢવી છે કાલે આવો બધું કાઢીએ ચોક્કસ લઈને જોડે જોડે આવી જાવ ને આવીશ કે આ લોકો પાછા નજીક જ છે બહુ દૂર નથી આવીશ હા બધા લઈને આવીશ એટલે લાભ લઈ લો આ લાભ લેવા જેવો સમજો ને અને વિજ્ઞાન છે આ ધર્મ જેવું ગપ્પું નથી આ વિજ્ઞાન છે એટલે વિજ્ઞાન તમારે કરવું ના પડે પેલું ધર્મ તો કરવું પડે ત્યાગ કરો તપ કરો ફળ કરો એ માતા ગુલ પણ અત્યારે મેરે ભાઈ થયા કરે જવું છે દાદા હા જય જય જય ત્યાંથી આ સાહેબ પૂછી ખબર ટચ પડી જાય ભગવાનની મેળવે તારે ને તો ખબર જ ના પડે પોતાની ભૂલ પોતાની ભૂલ ખબર જ ના પડે પોતાની તો અને cash bank of divine solution રોકડી પેલું ઉધાર્યું ના ચાલે ઉદાહરણ શું કરવાનું પીટ્સબર્ગ બે દાડા ગયા પણ બે દાડા એનું કામ થઈ ગયું મારી પાસે ફર્યા કરે આપણે નાવા ધોવાનું છે પછી આપડે પેલી જગ્યાએ જવાનું ત્યાં મોડું ના થાય સિયર માણસ માં આવે છે નાનો છોકરો હોય રાગી ભાઈ જાય ને અસ્થિર કરે બીજો બધો માલ તો બુદ્ધિ ને અસ્થિર કરે શું કરે સ્થિર કરે છે બધી બધી વિકલ્પો પર વિકલ્પો વિકલ્પો વિકલ્પો જાળો ભૂવાસ થયા કરે તેથી લોકો ઊંચાઈ છે ને મૂળ માર્ગ ના મળ્યો પણ અવળો માર્ગે ભર્યો ને એટલે બસ ભરી ગયા હતા લોકો એના કરતા બે રીતે બેહી રહી ટાઈમ આવે એટલે થઈ જાય એમ કે છે હા ટાઈમ આવે આ વિજ્ઞાન છે ને એટલે કરવું ના પડે મેળ થયા કરે ચેતે ઉડતું મહિમય ચેતે ઉડતું આ વિજ્ઞાન છે ભગવાન વિજ્ઞાન ભગવાન સ્વરૂપ ભગવાન વિજ્ઞાન સ્વરૂપ છે શું છે ભગવાન વિજ્ઞાન સ્વરૂપ છે બુદ્ધિ ને સ્થિર થતા કેટલો વખત લાગે બુદ્ધિ ને સ્થિર થતા કેટલો વખત લાગે સ્થિર થવા હવે એનું ચલણ ના ચાલે એટલે સ્થિર થવા પડે એનું ચલણ ચાલે તો સુધી જોર કરે કુદા કુદ કર્યા કરે હવે જ્ઞાન આવ્યું એટલે ચલણ ચાલે નહીં કુદે કરી પણ ચલણ ચાલે નહીં એટલે સ્થિર થઈ જાય પછી ધીમે ધીમે છૂટકો જ નહીં એને બંધારણ આવી ગઈ બાઉન્ડ્રીમાં પછી થઈ જાય હિંમતો કાગળ બાગળ થઈ ગઈ હિંમતો આ પાંચ આગળ એવી સરળ છે અને તે છે તે નિરંતર સમાધિ રહેવું દસવી હજાર માણસો ને સમાધિ રહે છે બીજા માણસ થોડું કાચી રહેતી છે પણ અમુક માણસો બહુ રહે છે નિરંતર સમાધિ આ તો દેહ ના કડકા થાય તો તમને નહીં છોડી એવું ગાય છે શું ગાય છે શું ગાયું છે અગિયાર માં આશ્ચર્ય છે આવું હોય નઈ આવું કલ્પનામાં કલ્પનામાં હોય નઈ બુદ્ધિમાં આવે નહી અપૂર્વ વસ્તુ છે પૂર્વે કોઈ દાડો ભૂગાડી ના પડી હોય તેવી વસ્તુ છે દાદા આપણે એક એક પગથિયું આગળ વધીએ છીએ એમ આપણને વધારે ને વધારે સમજ કેવી રીતે પડતી જાય કે હવે આપણે એક પક્ષ આગળ વધ્યા હવે આપણે બીજું આગળ વધ્યા બીજું આગળ વધ્યા એનો એ ક્યારે ખબર પડે મનથી સમજ પડતી જાય આપણે એની માફ પડતી આપણે શું બાંધ્યું એક એક પગથિયું આપણે આગળ વધ્યા એ આપણને સમજણ કેવી રીતે પડે આપણે એની માપ પટ્ટી કેવી રીતે રાખવી એમ તમને લાગે છે કે હું ચડું છું ને લોકો તમને ઉતરતા દેખાશે આ તો આ જ્ઞાન મળ્યા પછી રાગે પડ્યું નહીં તો જ ના પણ તમે ગમે એટલા પ્રયત્ન કરો જેની મારફત તમે પ્રયત્ન કરવા ગયા ને એ જ ઘડી મર્યા છે બિચારા એનો જ ઠેકાણું શું કહેવાય સમજ પડે ને એ જ રખડી મર્યા છે એટલે પછી મુક્ત પુરુષ મળે તો જ આપણું રાગે પડે મુક્ત પુરુષ હોવું જોઈએ ક્રોધ માર માયા લોભથી આ સંસારથી શરીરથી મુક્ત અમે હત્યારી વ્યક્તિ શરીરથી મુક્ત છીએ મનથી મુક્ત છીએ વાણીથી મુક્ત છીએ તો તારું કામ થાય આ બધા શીખે તો બધા આ મળે તાર બીજું બધું કામનું નહીં ભૂસું કેવાય એમ અને આ નામ હલે તો પેલી દાદા તો કરે પણ ચડેલો કોક તો ચડેલો પણ ખાવું પણ એ તો માર્ગ જ નહીં ને એ તો માર્ગ એટલું ફાયદો એ ખોટો ના કહેવાય શું કારણ કે ખોટો કે જતા રહેતો નથી છોડી દે ને અને પછી રમી રમવા જતા દારૂ પીવા જતા રહે એના કરતા અહીં ગોળ ગોળ ફર્યા કરે ને લપસી તો નહીં પડે ગોળીના માં ગોળ ફરે તે મનમાં એમ તો પણ મિલ ચાલ્યો પણ તો ને તો જ એટલે આ લપસી તો ના પડે એટલા માટે ચાલવા દે લોકો ને કારણ કે લોકો તો છોડીને જતા રહે પાસે પેલી બાજુ કશું માલ નહીં અનંત અવતાર થી અનવાર પટિંગ કોઈ સંત પુરુષ મળે તારે બે ત્રણ હજાર પગાર ચડાવે અને પાસે કોઈ મળી આવે ત્યાં હેડ પેલા કેન્ટીન છે કેન્ટીન વર્ષ બે હજાર પછી ઉતારે ચડ ઉતારે ચડ ઉતારે આ તો અક્રમ એટલે સ્ટેપ નહીં તો લિફ્ટ માર્ગ પેલો ક્રમ એટલે સ્ટેપ બાય સ્ટેપ ક્રમિક માર્ગ step by step step by step ખરો માર્ગ એ છે પણ સાચો માર્ગ તો એ જ છે આ તો કોક જ દાડો ઇનામ હોય છે ઇનામી માર્ગ કોક કેટલા મહાન પુરુષારીઓ હોય ને તે નીકળી જાય એમાંથી પેલો માર્ગ બંધ થઈ ગયો છે રિપેરમાં છે અત્યારે અંદર રિપેર તે આ છે તે ડાયવર્ઝન રોડ છે એમાં જેટલા નીકળી ગયા બે લાખ બે લાખ દસ વર્ષે આ ડાયવર્ઝન નીકળે છે દસ લાખ વર્ષે જય સચિદાન દાદા ભગવાન દાદા ભગવાન સચિદાનંદ એટલે જો નંબર લાગી ગયો કામ થઈ ગયું એવું પણ માણસો નું કોઈ કર્મ હશે ને કે એનો નંબર લાગે શું કે છે એવું કઈક માણસો નું કર્મ હશે ને એનો નંબર લાગે બે લાખ માણસ પુણ્ય ની પુણ્ય હોય છે એક પ્રકારનું એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય એટલે થોડું પડી રહેલું હોય ને તો એને ભેગા કરી આપે પુણ્યાનુબંધી પુણ્ય આ પુણ્ય નહીં આ પુણ્ય તો સંસાર આ તો ભૌતિક ચીજો આપે એવું પુણ્ય પણ જે મોક્ષ બનીનો માર્ગ આપી દે દેખાડી દે એ પુણ્યાનુબંધી પુણ્ય તેમાં થોડું થોડું પડી રહ્યું હોય કોઈ બળી ગયું ના હોય હવે અહીં કે છે લોકો કે તમે અધિકારી નહીં તમે મારે અધિકારી મારે ભેગો થયો અધિકારી બાકી અધિકારી તો આ કાળયુગમાં કોઈ હોય નહીં સાધુ સંતો ના હોય અધિકારી અધિકારી ક્યાંથી લાવે છે કળયુગમાં અધિકારી ક્યાંથી લાવે છે મન કળયુગ નું બુદ્ધિ કળયુગ ની બધું કળયુગ નું અધિકારી એટલે મારે ભેગો થયો એ અધિકારી શું કહે દાદા કળિયુગ કેટલા વખત રહેશે હજી આ કળિયુગ હજુ કેટલા વખત રહેશે કળિયુગ તો ઘણા વર્ષ રહે છે પણ કળિયુગ નો કળિયુગ નો આંતરયુગ બદલાય છે અંતરયુગ કળિયુગ તો ઘણા વર્ષ રહે છે મેન કળિયુગ કળિયુગ માં પાછા આંતરયુગો હોય કળિયુગ માં અંતરયુગ એટલે જેમ શનિ દશા ચાલતી હોય મહાદશા શનિ ની હોય તો ગુરુ ની ભાઈ ગુરુ ની બુદ્ધ ની શનિ ની બધી પછી દશાઓ આવે નહી એવું જાણો છો દશાઓ હોય થોડું જોશીસ જાણે છે એટલે પછી આ આ જે છે આવો ડોક્ટર આ જે છે કળિયુગ નો એની ભાઈ આંતર આંતરયુગ હોય ત્યારે સત્યુગ નો ફરી અંતરયુગ આવે છે થોડા કાળ માટે બે એક હજાર વર્ષ માટે બહુ ઊંચો બહુ ઊંચો કાળ આવે છે કોઈ દર માણસ જોયો ને એવો આવે છે ત્યારે જ્ઞાની હોય જ્ઞાની હોય ક્યાંથી વર્લ્ડ ની ઉપર જ્ઞાની હોય ને જ્ઞાની તો બધા બહુ હિન્દુસ્તાન વીસ હજાર પણ બધા બુદ્ધિશાળીઓ કેવા બધા પૂછે છે ક્યારે આવશે એ આવી રહ્યો છે મેં લખ્યું છે પુસ્તક માં ઓગણીસો સિત્તેર માં પુસ્તક લખેલું હતું એનું લખ્યું હતું બે હાજર પાંચ માં આવી જશે વર્લ્ડ હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ જાય છે આખા વર્લ્ડ નું કેન્દ્ર હિન્દુસ્તાન પણ પાંચમાં પણ આ દર વર્ગ એટલો બધો ખરાબ આવવાના છે એમ હિન્દુસ્તાનમાં ખરાબી બધે ખરાબી આખા વર્લ્ડ ઉપર પરિણામ આવ્યું આ આ સૈકાના પાપો કર્યો ને તે પાપો નું પરિણામ આવ્યું આ એટલે વસ્તી અડધી થઈ જશે દુનિયાની વસ્તી અડધી ક્યારે થશે વસ્તી અડધી ક્યારે થશે એમ પૂછે છે ભાઈ ભાઈ પૂછે છે વસ્તી અડધી ક્યારે થઈ જશે આ બે બે હજાર સાલ ની નજીક માં એક બે વર્ષ પેલા એટલે અડધી થઈ રહી છે પૂરી થવા દેશે ને ચાલ પૂરી નહીં થવા દે અણુબોમ્બ થી બધું નાશ થશે ના ના અણુબોમ્બ થી કેટલો નાશ કરે નાશ થઈ શકે આડા ચાર અબજ ની વસ્તી નાશ કરે એ તો રશિયા રશિયામાં નાશ બીજા બધાનું શું કુદરત નાશ કરશે કુદરત એટલે ધરતી ધરતીકંપો થશે પ્લેગ ચાળા નીકળશે દરિયા કૂદશે બધું દરિયો પચીસ પચીસ ચાલીસ ચાલીસ ફૂટ કૂદશે એટલે કુદરત નાશ કરશે કોનો નાશ કરવાનો છે જેનો નાશ ના યોગ્ય છે પેનલ્ટી તેને માટે જ છે બીજા બધા નથી જેને એવા ગુના કર્યા છે તેનું ફળ આ છે શું ઘણા માણસો આપણે અહીંયા પરદેશમાં પૂછીએ છીએ તે લોકો કર્મની ને માનતા નથી હવે જયારે આપણે લોકો જોડે વાત કરીએ ત્યારે તમે સમજાવો કે કર્મ ની થિયરી આપણે એ લોકોની દ્રષ્ટિએ કેવી રીતે સમજાવીએ લોકો એમ કે છે કે ઘણા ઘણા માણસો અહીંયા આગળ અમેરિકન કર્મ ની થિયરી ને નથી માનતા તો કે કર્મ ની થિયરી કોણ અમેરિકન્સ આપડે એનો કર્મ થિયરી હોય ને એમ કે છે કે આપણે કઈ રીતે એમને સમજાવીએ આપ શકો સમજાવવાની જરૂર જ નથી એ સમજાવત ને માને નહીં કારણ કે એ તો પુનર્જન્મ માને તો કર્મ થિયરી માને પુનર્જન્મ સમજાયો નથી પછી કર્મ થિયરી કેવી સમજે એ તો કે છે ભગવાન અમને જન્મ આપે સીધા એની ઈચ્છામાં આવે છે એકને એકને ખરાબ ભિખારી બનાવે એકને શ્રીમંત બનાવે એકને રેગન બનાવે એને ભાવે તેમ બનાવી એવું જોવા સમજાય ને ઇન્ડિયા એકલું પુનર્જન્મ સમજે તે આ કર્મ થિયરી સમજે કર્મ ની થિયરી છે એમને લાગુ સાહેબ પણ એ સમજે નહીં જો ભાન જ ના હોય ત્યાં શું કરું આ બાબો છે તે આપડો બહાર ગયો હોય બે અઢી વર્ષ નો એને કે લે બાબા બિસ્કીટ કરીને પોતાની કરી કાઢી લે કે ના કાઢી લે એવું સમજણ નથી આ બાબા જેવા લોકો આ રેગન બાબા જેવા તમે સમજાવતા સમજો આપડો બાબા રેગન બે હરખા છે જો કે આ લોકો એવું માને છે ને કે તમે જો વાવો એવું લણો આ લોકો માને બાઇબલમાં લખ્યું છે જો સોવે સો રીતે એટલે પણ પુનર્જન્મ નથી માનતા એમ કે છે કે આ લોકો બાઇબલ એવું છે કે તમે જેવું વાવશો એવું ફળ તમને મળશે પણ પાછા પુનર્જન્મ નથી માનતા માને તો એવું જાણે કે અહીંયા મેં માર્યો તો તે મને મારશે એવું જાણે કે મેં નહીં માર્યો તો મને મારશે બસ એટલું સમજે મેં એને માર્યો હતો એટલે મને મારશે એટલું સમજે અને તમે કહો કે ભાઈ મેં કેમ માર્યો તો શું કારણ મારી ઈચ્છા ન હોય તો મેં કેમ માર્યો તો એવું તપાસ કરો અને આ એમ જ મેં જ માર્યો તો કારણ માણસ પોતે કર્મના ઉદયને આધીન કરી શકે છે કોઈ પણ કાર્ય પોતાની બુદ્ધિથી પોતાની સમજૂતી કરી શકતો નથી તમે કોઈ કામ કરેલું અત્યાર સુધીમાં કામ આજીવિકા માટે તો બધા કામ કરે છે આજીવિકા માટે તો બધા કામ કરે છે કામ કરે છે પણ શું નામ આપનું માધવીયા યશવંત જસવંતભાઈ મહાદેવિયા મહાદેવિયા યશવંતભાઈ ખરેખર યશવંતભાઈ છો આ તો શરીરના જે ધારણ કર્યું છે નામ આપ્યું છે એ રીતે બધા ઓળખાય છે <laughs> આત્મા તો ભગવાન નો અંશ છે એમ કે આ તો શરીર નો દેહ ધારણ કર્યો છે અને એને નામ થી ઓળખાય છે બાકી આત્મા તો ભગવાન નો અંશ છે ના પણ તમે ખરેખર કોણ છો આ દેહધારી છે તે ખરેખર આત્મા છે આ તો તમારો તમારો તમારું નામ છે તમે કહો છો નામ યશવંતભાઈ યશવંતભાઈ કે Jaswantbhai Jaswantbhai my name is Jaswantbhai તો તમે એવું કહો છો તમે કોણ પણ માય નેમ કે એટલે જાતનું ઓળખાણ જેવું કહી શકાય હા ઓળખાણ પણ કોણ તમે વ્યસનથી ઓળખાણ માટે પણ તમે કોણ આત્મા તો પરમાત્મા નો અંશ છે આત્મા તો પરમાત્મા નો અંશ છે તો તમે કોણ પણ આમાં આમ તો પરમાત્મા જ કહી શકાય આમ તો પરમાત્મા જ કહી શકાય ને તો પરમાત્મા કેમ થતા નથી એ બેન કે છે અમારે એ જ ઓળખવું છે પરમાત્મા કેમ નથી પરમાત્મા કેમ થવાતું નથી એ જ અમારે ઓળખવું છે રાતે ઊંઘી જાવ ખરા તમે જાતે ઊંઘી જાવ કે કોઈ ઊંઘાડે તારું કસ જાતે જ ઊંઘી એમ તો કોઈ ઊંઘ ના આવે તારું શું કરો ના બતાવે કોઈ બન્યું નથી ભગવાન નું નામ લો લઈએ એટલે પછી હા એટલે ભગવાન નામ લેવાથી લોકો જાહેર પત્ર માં લખો ને કદી ઊંઘ ના આવતી હોય તે ભગવાન નામ દેજો ગોરીઓ ના ખાશે ગોરીઓ ના ખાશે આપની વાત સાચી છે આપડે ઊંઘવાની શક્તિ કરી આપણામાં જો એ ના કહે તમે આ કહ્યું કઈ કયું કામ તમે કરીએ મને કહો પણ પુરાવો આપવો પડશે અમથા બધા રોફ માર માર કર્યો કર્યો મેં આ કર્યું મેં આ કર્યું કયું કામ કર્યું આપણે કરતા નથી એ કરાવે છે એ કરીએ છીએ એમ કે આપણે કરતા નથી પણ એ કરાવે છે ને આપણે કરીએ છીએ કોણ કરાવે છે પ્રભુ કોણ એવો જંગલી તમારી પાસે પડ્યો છે તમને આવું કરાવે એમ કે પ્રભુ પ્રભુ પ્રભુ આવું ગાડું કામ કરાવે ને પ્રભુ કામ તો કેવા કર્મ કરો આ તો કોક ને જોડે ગુસ્સે થયો છે કોક ને જોડે ચીડાયો છે એ બધા પ્રભુ કરાવતા છે આવું કામ એને મા બાપ ને બિચારા શું આપડે કર્મ કરાવે છે હા તો તમને કરાવે છે કોણ કર્મ કરાવે છે ને તમે શું કહો છો મેં કર્યું એવો ગર્વ નથી કરતા કેવો ગર્વ કરો છો કોઈ ગર્વ રાખવા નથી માંગતા કોઈ ગર્વ રાખવા નથી માંગતા ખરેખર આપણે આ કરતા નથી આપણે આપણે કઈ કરુણા કરતા નથી ભોગતા એકલા જ છીએ ના કર્મ તો સતત કર્યા કરીએ છીએ કર્મ તો સતત કર્યા કરીએ છીએ શું કર્મ કર્યા બરે મને કહો ને આમાં તો છે ને કે જે તમે કામ કરો એ નીતિપૂર્વક હોવું જોઈએ એમ કે જે કઈ કામ કરો તે નીતિ પૂર્વક હોવું જોઈએ એવું બોલો નીતિ તે અનિતિ વિરુદ્ધ કરે એ કામ ના કેવાય એ તો વિકર્મ કેવાય ને પણ એ કામ જ કેવાય ને અનિતિ પૂર્વક કરે તેને અનિતિ નું ફળ મળે નીતિ પૂર્વક કરે નીતિ નું ફળ મળે પણ તમે કશું કર્યું કોઈ કામ તમે જસવંતભાઈ એક બી કામ કર્યું મને કહો કે મેં કામ કર્યું મારે પુરવાર કરવું છે ખરેખર કર્યું કે ના કર્યું તમે કોણ મેં આ કામ કર્યું કામ ધંધો કરતા હોય ને તમારે કામ તો કરવું પણ શું કામ કરો છો એમ એ તો આમ તો ઓફિસ પર છે એમ નહીં આજીવિકા માટે નોકરી કરે છે આજીવિકા માટે ઓફિસ નોકરી કરે નોકરી જવાથી રજા એક જતો કરો ને રજા બધા શું કરો ઘેર બેસવું પડે ઘરે બેસવું પડે હા મળે તમે કરો છો કે કોઈ કરાડા છે વિચારવું પડશે બેન વિચારવું નહીં પડે બેન કે છે જ્યાં સુધી આપણે આત્માને નથી ઓળખો ત્યાં સુધી આપણે કરતા હોય એવું જ લાગે છે એવું લાગે ખરું પણ એવું છે નહીં એવું છે નહીં અને જે તમે કરો છો એ તમે જાણતા નથી ભાન વગર બે માં કરો છો ફરી નવો આવતા બોલો જ છે આવતો બોલ શાનાથી ઉભો થાય છે કે તમે કરતા નથી ને તમે કહો છો મેં કહ્યું એવો આરોપ કરવાથી જ આવતો બહુ ઉભો થાય આ વર્લ્ડ માં કોઈ માણસ એવો ભાઈ યશવંતભાઈ જશવંતભાઈ આ વર્લ્ડ માં કોઈ એવો માણસ પાક્યો નથી જેને સંદાસ સ્વતંત્ર શક્તિ હોય કૃષ્ણ કે મહાવીર કે કોઈ પાક્યો નહીં બોલો તમે શું શક્તિ વાળા આ તો બધું આવતો ભાવ નું ઇગોઇઝમ છે ઇગોઇઝમ કરીએ એટલે આવતો ભાવ છપાઈ જાય એ ના મળે એના માટે શું કરવું જોઈએ આવતો ના મળે તો આપણે શું કરવું જોઈએ એના માટે તમે કોણ છે જાણવું પડે અને કરતા નથી કરતા નથી અહંકાર ઉડી જવો જોઈએ અહંકાર મમતા ઉડી જાય અહંકાર મમતા ઉડી જાય તમારું કલ્યાણ થઈ જાય આ તો અહંકાર મમતા છે તો ના તમે જાણો છો એક બોલવાના જ અહંકાર કરવાના જ કારણ તમે કોણ છે ભાન નથી તમે જાણો હું જસવંતભાઈ જ છું બીજું ભાન થવું જોઈએ દાદાજી આ અભિમાન છે કે ગર્વ છે એ તો અષ્ટધા પ્રકૃતિ ની અંદર આવ્યું છે એને વટાવું બહુ હાર છે એનો નાશ કરવા શું કરવાનું બેન પૂછે છે એને નાશ કરવા માટે શું કરવું જોઈએ આત્મજ્ઞાન કેવી રીતે થાય શું નાશ કરવું છે અહંકાર અહંકાર નાશ તો આત્મજ્ઞાન થાય થાય તો જ થાય ને ના પણ કેવી રીતે થાય એમ બેન પૂછે છે એ આત્મજ્ઞાન જોઈતું હોય તો હું તમને કરી આપીશ જાતે તો નહીં થાય જાતે આમ જોનારો માણસ પાસેથી જોઈ શકે આમ જોનારો માણસ ભૌતિક દ્રષ્ટિ છે તે આત્મદ્રષ્ટિ શી થાય આત્મદ્રષ્ટિ પાછળ છે એટલે અમારે તમને કરવી દેખાડવી પડે પાછળનો ભાગ સમજો ને એટલે બધું તમે અમને અમારે તમને દેખાડવું પડે અને સ્ટેજમાં લાવવા પડે તો મુક્ત પુરુષ હોય તે જ કરી આપે વર્લ્ડમાં જે કોઈ મુક્ત પુરુષ હોય તે જ કરી આપે બાકી કોઈ મુક્ત પુરુષ બંધાયેલો પુરુષ કોઈને છોડાઈ શકે નહીં કોઈ બંધાયેલો હોય એ તમને છોડાઈ શકે તમને લાગે છે એવું બંધેલો છોડાવે ના બધા એવા સાધુ છે બધા બંધેલા છોડાવે નહીં શકે સમજો ને એ બીજી રીતે બંધેલા ને તમે બીજી તમે ગ્રહસ્થ રીતે બંધેલા એ ત્યાગમાં બંધેલા પણ બંધેલા બે જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી બંધેલો એટલે હિન્દુસ્તાનમાં બે હજાર જ્ઞાનીઓ છે પણ બધા બુદ્ધિશાળીઓ કેવા આપડે કઈ તમારી બુદ્ધિ ખાઈ કે મારા જેટલી બુદ્ધિ કોઈનામાં નથી અમે એકલા જ ફક્ત વર્લ્ડમાં જેનામાં સેન્ટ પણ બુદ્ધિ નથી એ અમે એકલા જ સેન્ટ પણ બુદ્ધિ નહીં અમારા તારે તમારું કામ થાય ને થાય એમ પણ બુદ્ધિ નથી દર્શનભાઈ એ અજાબી છે ને સત્યાવીસ વર્ષથી આ દેહ માલિક થયા નથી સત્યાવીસ વર્ષથી આ મન માલિક નહીં થયા સત્યાવીસ વર્ષથી આ વાણી માલિક નહીં થયા અને સત્યાવીસ વર્ષથી ટેન્શન થયું નથી ટેન્શન જોયું જ નથી અમે અને સત્યાવીસ વર્ષથી સિક્રેસી નથી અમને તમે સિક્રેસી વાળા રાતે બાયડા બાયડા બંધ કરતા છો ને દાડે કરા પાંચ પાંચ માં માળા બાંધ દાડે એવું કરો જયારે શીખરેસી તૂટશે શીખરેસી છોડવી પડશે જયારે તારે એ કપટ ને ભગવાન કઈ શીખરે છે ભગવાન ની શીખરે તાકી શકો એમ છો જ નહીં તમે ભગવાન તો શીખરે બનાવ્યા દુનિયા બધી ભગવાન કઈ સાલ બનાવી કોઈ જાણતું નથી કે છે તમે જાણતા નહીં કોઈ જાણતું નહીં આ તો જાણતા એ વખત કોઈ બીજા એમ તો બનાવી ત્યારે શરૂઆત તો થઈ ગઈ ને શરૂઆત ક્યારે થઈ છે એ બી કોઈને ખબર નથી શરૂઆત થઈ એ ખબર નથી કોઈને બનાવે એટલે શરૂઆત થાય ને હંમેશા જે કોઈ બનાવે વસ્તુ એ શરૂઆત થાય પણ ક્યારે બનાવી છે ખબર નથી શું કે શરૂઆત થઈ ગઈ છે જે શરૂઆત થાય ત્યારે અંડ આવે હે તો આ દુનિયા એન્ડલેસ દુનિયા છે બિગિનિંગલેસ છે એવી આ દુનિયા જય સચિન રાવ મનવી સમજે ને આ એન્ડલેસ દુનિયા બિગિનિંગલેસ દુનિયા અનાદિ અનંત દુનિયા એને આપડા લોકો અનાદિ એને કે ના કે એટલે એવર લાસ્ટિંગ આ દુનિયા એમાં ક્રિએટર ની જરૂર છે એવર લાસ્ટિંગ માં ક્રિએટર ની જરૂર કરી દુનિયા છે એનો અંત આવવાનો છે ભગવાન બીજી રચિત કરશે એમ કે આજે જે દુનિયા છે એનો અંત આવવાનો છે ભગવાન પાછી બીજી દુનિયા રચિત ના ભગવાન કઈ નવરો નથી આ દુનિયાના અંત કોઈ દુનિયાના અંત આવવાનો નથી આ દુનિયા ક્યારે અંત ના આવે આ દુનિયા છે છે ને છે એ બધું જાણો છો ને એ બધું લૌકિક છે બધું લોક ની બહાર લૌકિક ની બહાર કશું ગયું નથી લૌકિક ની બહાર કોક વખત જાણવાનું મળે બાકી લૌકિક માં લૌકિક માં સંતોષ માનવાનો અલૌકિક જાણે તાર નિવેડો આવશે નહીં તો નિવેડો આવશે નહીં આ લૌકિક માં લૌકિક માં ગુથાયા કરવાનું સાધુ આચાર્ય લૌકિક માં તમે લૌકિક માં એમને ઉપાધિ ના હોય તેલ ટેક્સ નહીં ઇન્કમ ટેક્સ નહીં કોઈ ટેક્સ નહીં એમને શાને ઉપાધિ પછી તો હવે તમારે ઉપાધિ વાળો હોય એટલું બાકી અહીં ક્રોધ માન માં આવેલો હોય ને ત્યાં સુધી બધું મીડું લૌકિક બધું જરા ટરકાઈએ ને તારે ખબર પડે ફેણ મળે એટલે સમજી જવાનું કે ફેણ્યો છે આપડે ફેણ્યા પાર્ચર આવશે પ્યાર મળદ ના આપી છે પ્યાર મળદ ના આપી છે આપણને એટલે ભગવાન પડાવી નથી તમે સમજાવી સમજાવી ના સમજાયું એવર લાસ્ટિંગ દુનિયા અનાદિ અને દુનિયાને બનાવવાની જરૂર કરી જરા બેનને ક્લિયર નથી થયું કે ભગવાનની ઈચ્છાથી ભગવાનની ભગવાનની ઈચ્છા હોય ભિખારો કેવાય જેને ઈચ્છા વાળું ને તો વાઘરા કેવાય ઈચ્છા તો નિરીક્ષક થયા પછી ભગવાન થાય સંપૂર્ણ નિરીક્ષક થાય ને ઈચ્છા વાળા તમે બધા છો ને અને એ પછી ઈચ્છા વાળો હોય મને ઈચ્છા નથી કોઈ દાડો એ કોઈ દાડો આટલી ઈચ્છા થઈ નથી મને તો ભગવાન કેવા છે કે નિરીક્ષક હોય નિર્વિકલ્પ હોય અચિંત ચિંતામણી હોય શું કહ્યું સચિદા આનંદ હોય અને ત્યાં આવી ઈચ્છા બિચ્છા કહો આપડા લોકો ઠોકા ઠોક કરે ભગવાન ને ઈચ્છા થઈ તેથી રચ્યું મેં આ વાઘરો હતો તેની ઈચ્છા થઈ ત્યાં રચ્યું હોય આગળ કુંભાર મુ હતો સમજણ ના પડે એટલે બધું ઠોકા ઠોક કરે એમને એમના ગુરુ એ કર્યું એમને એમના ગુરુ ચાલુ આવેલું બધું રેગ્યુલર સ્ટેપમાં એક્ઝેક્ટ જાણ્યા સિવાય કોઈ દાડો નીવડવા નથી નીવડવા શબ્દ શબ્દ સાચું કરેક્ટ જાણશો ભગવાનની ઉપર આરોપ નહીં કરો મેં કર્યું છે એવું ભગવાન કે છે હું કુંભાર નથી બને છતાં લોકો મને કુંભાર કે છે એ કુંભાર છે એ કેતા છે ને પોતાના બાપને ના કે કુંભાર અને એને બિચારા મા બાપ નહીં બીજું કોઈ નહીં ઉપરાવી લેતા નહીં શું થાય છે જય સચિદાન સચિદાન નમો વિતરાગ ના સમજ પડે ફરી ફરી પૂછજો એટલે એ લોકો એ લોકો મને પૂછપૂછ કરે છે કે અબજ માણસ મને અમે માનીએ છીએ વર્લ્ડ ઇઝ ક્રિએટર મેં તમને કોણે કહ્યું આ ક્રાઇસ્ટ ભગવાને કહ્યું તમે ખરું છે ખોટું નહીં કહ્યું God is created correct by Christian viewpoint by Indian viewpoint by Muslim viewpoint not by fact શું કહ્યું વેપારી બધું બરાબર છે જગત એટલે ગોડ ઇઝ ક્રિએટર અમે કહીએ બાર બારી કરીએ ને તો ગોડ ઇઝ ક્રિએટર એવું કહીએ કારણ God is creator correct by relative viewpoint not by real viewpoint relative અણસમજુ માણસો ને ઝઘડાખોરી તોફાની ક્રૂડ માણસો માટે એ ગોડ ઇઝ ક્રિએટર અને જે સમજે સમજદાર છે વિચારક છે તત્વ વિચારક છે એને માટે ગોડ ઇઝ નોટ ક્રિએટર મેં તો હેલ્ધી વાળો જવાબ જ નહીં મળે ઓછામેટ્રી નો પેલાથી જવાબ ના એને જવાબ ખોળો નહીં ને એમને તો ચોરવો પહેરી લઈ ના જાય એટલે હારું ગોડ ઇઝ ક્રિએટર બનાવ્યો છે સમજુ માટે ભાઈ મહેન્દ્રભાઈ છે મહેન્દ્રભાઈ મળેલા આપને હા બરોબર સારું બહુ સારું વાર્ષિક દ્વારા પ્રયત્ન કરો વાર્ષિક જાણશો તો નિવેડો આવશે શાંતિ થશે આ તો લૌકિક માં બફાયા જ કર્યું બધું અને ભગવાન ને ક્રિએટર કરીને કુંભાર બનાય બનાય કર્યો એ કુંભાર નથી એ તો કુંભાર નો છોકરો એનો એ તો લોકો સમજ્યા પોટ બે કરે છે તે બનાયા કરે છે રમકડો આ તો વિજ્ઞાન થી ઉભું થયેલું જગત છે બુદ્ધિ તો પહોંચાડવાની જરૂર છે પણ બુદ્ધિ પહોંચે એવી નથી ત્યાં આગળ શું કરે બુદ્ધિ વાળા બુદ્ધું થઈ જાય એવું છે આ હવે એટલું તમને સમજાય છે જસવંતભાઈ એટલું તમને સમજાય કે તમે આત્મા છો એ વાત તમે જાણો છો આત્મા હશે કે નહીં આત્મા વગર આત્મા વગર તો આ શરીર તો એક ક્ષણ પણ ટકવાનું નથી હા તો એ આત્મા છે એમના ફ્રેન્ડ છે છે આપડે આત્મા કેટલા વર્ષ જીવતો હશે અનંત અનાદિ છે અનાદિ અનંત છે અનાદિન છે તો આ ભગવાન પહેલાનો છે આત્મા ભગવાન નો અંશ છે તમે ભગવાન બનાવ્યું આત્મા બધા બનાવ્યા કોણ બનાવ્યું ભગવાન માંથી જન્મેલો છે ભગવાન માંથી ને પછી કઈ કઈ કઈ કઈ મેટરનિટી વોર્ડ માં લઈ ગયા ભગવાન ને આવું બોલો છે આવું બોલો ના સારું દેખાય ભગવાન ને જન્મ થયો તો ના બોલી આવું સમજ એમનું મેટરનિટી વોર્ડ માં ના મુકાય એમને આ તો આ જગત અનાદિ અનંત છે તેમાં જે તત્વો તત્વો છે એ બધા અનાદિ અનંત છે શું છે તત્વો એટલે છ તત્વો છે એ છ તત્વ નું બનેલું જે જગત છે એ બધા અનાદિ જળ પણ અનાદિ અનંત છે શું છે આ જે પરમાણુ કહેવાય છે ને અણુ કહેવાય છે ને અણુ તેનો નાનામાં નાનો ભાગ પરમાણુ હોય તે પણ અનાદિ અનંત છે શું છે આમાં કઈ ભગવાને બનાવવાની જરૂર નહીં પડી આ છે છે છે અનાદિ અનંત એવર લાસ્ટિંગ અનાદિ અનંત બરોબર ને God is created is correct by relative viewpoint અણસમજુ માણસો માટે જે ચોરી કરે લુચ્ચા હોય બદમાશ હોય તેના માટે છે જયારે ભગવાન ખોલવો છે મોક્ષે જવું છે એના માટે આ નથી જેને સમજવું પડે કેવી રીતે આ બનેલું છે આ જગત શું કહ્યું આ તો લોકોને બીવડાવવા માટે પહેલું ગોડ ઇઝ ક્રિએટેડ ને તમે ચોરીઓ બધું કરો છો સ્ટોર માં જઈને તો પછી શા માટે તો એ તો ચોરીઓ કરતા હોય તેને અટકાવવા માટે આ બધું નહીં તો આ લોકો એમ કઈ ભગવાન ક્રિએટર નથી એટલે થઈ ગયું કાલે હવાર લૂટી લેશે બધા એટલે એના કોઈ આધાર થી કહેલું છે એટલે કહ્યું ને ક્રાઇસ્ટે કહ્યું ગોડ ઇઝ ક્રિએટર મેં કહ્યું God is create is correct by Christian viewpoint by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. By fact only scientific, circumstantial evidence છે આ જગત વિજ્ઞાનથી ઉભું થયેલું જગત છે the world is the puzzle itself itself puzzle થઈ વિજ્ઞાનથી જેમ ટુ એસ ને એવો ભેગા થાય અને પાણી થાય કે ના થાય કે કરવા દેવું પડે એ રીતે બધું એ તો પેલા આપડા ટુયર દેવું જાણતા નતા ને ત્યારે કે ભગવાન રક્ષા છે પછી કશી ઇન્દ્ર રાજા વરાવે છે બધું ગપ્પા ગપ્પા ચાલ્યા વધારે ઇન્દ્ર રાજા નો તમને ખબર અરે મરી જાય સર કોણ લેવા આવે છે આપડે તો દેશમાં યમરાજા એને જમરા એને જ કે છે ને કે જબરા કે છે જબરા કે છે હિન્દુસ્તાન માં લેવા આવે છે કોઈ દેશ માં લેવા નથી આવતા આ દેશ એકલો છે અમને જમરા કઈ જાય <laughs> કોઈ દેશ માં જાણતા જ નહીં જમરા લઈ જાય શું આ તો બિચારા એમ જાણે ચાલો હાડો દાટી દો આવે મરી ગયો ને દાટી દે આમને તો જમરા આવે છે અને પછી ક્યાંય ખરા કૂતરું રડે ને એ જમરા એની શો નહીં જમરાયા ની આ તમે તમારી જનરેશન પેલા અમારી જનરેશનમાં કેવું હતું આ બહુ અંધશ્રદ્ધા એ તોફાન બધા કાળ પણ બહુ હતું તે હું તેર વર્ષનો હતો ને એટલી બધી મનમાં જ્ઞાન થસી ગયેલું કે જમરા લેવા આવે છે અને જમરા લોકો ફોટા બહાર પાડતા હતા મોટા મોટા દોંત ને એ બધું એટલે શું કરે જમરા